દાડા એ લોકો કે એક દાડો કારણ કે જગત ભૂલે જગત ભૂલાય જ નહીં બગીચા બેઠો ને તો જગત બેઠો ટોકા માર્યા કરે ટસ થયા કરે ધમકી દેવા નથી નહીં તો ઘરે અમે આ પાકો દરિયા પ્રતિભૂત કરીએ વિસ્તૃત રહે એટલે જગતની વિસ્મૃતિ એ જ કરવાની સંસાર ચાલ્યા કરે જગત ની વિસ્મૃતિ રહે પછી એક જણ મને કહે મારા અમના રૂપિયા લેવા જ ના લેવા વસ્તુ લેતો હોય તો જેવું હોય તો લેજે પણ આ ખોટી વસ્તુ છે એવું નક્કી રહ્યા છે મારા ભાઈ શ્રદ્ધામાં ના રહેવું છે આ હારી વસ્તુ તું લેતો લેજે કઈ બરાબર લાઈન વાપરવી પણ મારા કયા પ્રમાણ પછી જો ચિંતા હોય મારી જવાબદારી એક ચિંતા થાય એનો રિસ્પોન્સિબલ મેં કહ્યું અનાજ ત્યાં લેવા લેક્ચર કેવું હોય લઈ તમને પૂછીને કરવાનો વાંધો ને જે દોષ કરવો હોય તેમને પૂછીને કરવાનો વાંધો નહીં તમે તમે કોઈ દુકાનદાર દુકાનદાર એવું લઈ લીધું કરતા દોષ કરશો જ નહીં એમ કહીએ બસ કરવાની મારી મનમાં તાળાવેલી થતી હોય તમને કઈ પૂછીને કરો બરાબર તારો આયુ કઈ લે બરાબર તારો આયુ ભેગા કર પછી મને પૂછી પૂછ તો હું કઈ તને કઈ મારી તમારી નહીં કોઈની ગઈ છે લઈ આધારે કયા પ્રમાણે વધશે પછી અમારે કયા નિરંતર આજ્ઞા વરે નિરંતર આ બધા નિરંતર આજ્ઞા વિશેષ ચિંતા એ જ છે તો નિરંતર દાદા યાદ રહ્યા કરે નિરંતર પછી કોણ કરવા રક્ષા કરનાર કોઈ છે દાદા નિરંતર હાજર રહે પછી શું એક સહાય થશે નહીં તમને હું ગમે તો મુંબઈ હોઉં પણ અહીં તમને કરે બરાબર એટલે લાભ ઉઠાવજો અહીં આયા છીએ લાભ ઉઠાવજો શું રામભાઈ નું ભણતર વાળો ભણતર પણ ભણતર ભણતર શક્તિ વાળો બહુ કીધે મારી ભણતર શક્તિ હતી તે છે ને હવે મેટ્રિક માં ફેલ થયો એ તો આવડ્યું આ મેટ્રિક થી આગળ ફેલ થયો આગળ થયો ને એ અઘરી ના હોય વાંચેલી ના હોય એવી નવી વાત ત્યાં એટલે લોકોના મનમાં એમ થશે કે આવું હોતું છે પણ છે આ મોટા બધું આશ્ચર્ય છે આ બાબત કોઈ કાલે ચિંતા રહી માણસ બની શક્યો નહીં અને લખો રૂપિયા વેપાર કરે શું ચિંતા રહી ખોટ જાય તો ડિપ્રેશન નહીં જીવન જીવતા આવ્યું છે કે ના અને કેટલી ઉપર થઈ ગઈ કીડી હોય છે ને કીડીઓ ચાર વાગે ઉઠી અને દોડ ફર કરીને ખાંડ ના દાણા બીજો દાણા લઈ જાય છે અને પછી નહીં શકે એના દળમાં આટલું બધું હોય છે એવું કહ્યું દહીં જતું અનાજ ખાંડ કે એક કચાકો મારી પછી બીજું રહેવા દે ત્યાં એને ભેગું કહેવાય તે પીજો ને આખું બધું મતલબ જો ઉદળ્યા તે હે ને ખરાબ ઉદળ્યા પાસે ખરાબ જે થોડું ગયું તેની પાસે ઉગેલા હોય માટે ભોગવવું આ રસ્તે વાપરવા ભોગવવું ભોગવતા થતો વધે તો આ રસ્તે વાપરવા શું આ રસ્તે વાપરવા એ આવતા બહુ ઓર આપશે શું છે હા ઓર ને દીધેલા આવતા બંગલા બને બંગલા જ સોળ પુરસાદ કરવા છતાં કઈ યારી નહીં મળતી હોય કઈ ફળ નહીં મળતું હોય તો શું કરવું પછી કેવી રીતે પુરુષાર્થ કરવો શુદ્ધ ભાવનાથી પુરુષાર્થ કરવા છતાં પણ કઈ ફાયદો નહીં થતો તો શું કરવું એ તો ખરાબ વિદ્યાર્થી કરે ને તો ફાયદો થઈ જાય વાત ને તમને સમજાવું આગળ આવો આગળ આજે જે તમે શુદ્ધ ભાવના રાખો છો એનું ફળ તો આવ્યા એનું ફળ તો આ ખુલાસો આ છે કાયમ માટે એટલે સારું રોકવાનું થોડી ના દેજો ના ના બરાબર ખરી વાત કારણ કે મોટો ગુજરાત છે શુદ્ધ ભાવના મોટો પુરુષાર્થ કહેવાય તેના લીધે આ છોડી દે કર્યું આવું આવું કર્યું આ તો આનું ફળ નથી આવતું અસર ફળ ના મગાય બાબારી પાસે હતા જઈએ તો બાબો કેરી આપે બીજે ના હતા એવું આ આપણું ફળ આપણે જે કહેલું કર્મ તે પચાસ સાઠ કે એસી વચ્ચે પાકે તારે કોઈ કર્મ હો વચ્ચે પાકે પણ એક અવતાર પાકી જાય ખરું જયારે બાર મહિનામાં અભા ફરે જ એવું એટલે તમારે આજનો તો રોક્યા છે ભાવ નથી કોઈ તો પાછલા કરનું ફળ છે આજે આપણે કોઈને ના દે કોક તે ઇજાસ્તે થઈ ગયો એને પાછી આપવી નહીં આપણે ગમતી નથી ને ના ના બરાબર નથી આપે તો આપણે ગમતી નથી એટલે જાણવું કે આપણે આપેલી છે પાછી આવી આ બીજી પાંચ ધીરી પાછી કઈ પાંચ હાથી આવે એને કદાચ પાંચ ધીરી જ નહીં બિલકુલ દેવી જ નહીં બંધ જ કે તો આપડે કે બહુ થયું મારા ઈચ્છા હા ઈચ્છા મારા છે પતિ ગયો કે જ્યાં ચા પીને જ્યાં બરાબર તો ચોખા કરવા હા સંસાર એટલે પ્રોપર જ છે ગાર્ડવેન નો ઋણાણબન નો બીજું કોઈ છે ત્યાં ભગવાન તમારું સ્વરૂપ છે ચોપડો ચોખ્ખો ચોખ્ખો કોઈ ભગવાન તમને એકાકાર થઈ જાય અભેદ થઈ જાય ચોપડો સૌ નથી ભગવાન જુદા તું ભાઈ હું મારું સમજાવ્યું તમને બીજું કઈ પૂછે પૂછે બધું જે પૂછે ખુલાસા થાય ખુલાસો ના થાય બેન કે છે કે શ્રીમદ રાજચંદ્ર માણસ છે ભક્તિ કરે સત્સંગ કરે તો તો પણ ના વિચારો આવે અને સ્થિત થઈ રહેતું નથી ખરું શું કામ એ સાથે નકરી પૂછે છે બેન સવારે આવું થતું છે કોઈ વાર ના થાય એટલે ચેટ લપટું પડી ગયું નથી બાટલી ને ભૂત લપટા પડી જાય ને એવું ચિત્ત લપટું પડી ગયું નથી ચિત્ત તો ચોક્કસ જ છે આપડી ભૂલ થાય છે ચિત્ત તો ચોક્કસ જ છે ચિત્ત બગડ્યું નથી અને કારે નુકસાન કરતો નથી કાર કઈ નુકસાન કરે નહીં એ ચિત્ત સરસ છે ચિત્ત વધુ નથી આપણે એડજસ્ટ કરતા નથી આવડતું હાઉ ટુ એડજસ્ટ બરાબર